એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અબુધાબીથી પાર્થ વાર્તા સાંભળે છે અને સુરતમાં બેઠા બેઠા બંસીબેન વાર્તા સાંભળે છે સાંભળો સાંભળો મારા નાના મોટા ટાબરિયાઓ આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ વાર્તાનું નામ છે ચાર રાજકુંવર અને એક રાજકુંવરી ધ્યાનથી સાંભળજો હો ભાઈ એક હતો રાજા એને હતા પાંચ સંતાનો ચાર રાજકુંવર હતા અને એક હતી રાજકુંવરી એ પોતાની રાણી અને કુંવર ને કુંવરીઓ સાથે પોતાના મેલમાં આનંદથી રહે અને સરસ મજાની રીતે રાજનો કારભાર ચલાવે રાજાઓ એકવાર રાણી બિચારી બીમાર પડી ગઈ રાજાએ રાણીનો ઈલાજ કરવા માટે દેશ વિદેશથી ડાક્ટરો ને વૈદો ને હકીમોને બોલાવ્યા પણ રાણી બચી નહીં એ તો મરી ગઈ રાણી મરી ગઈ એટલે રાજા તો દુખી દુખી રહેતો હતો ભાઈ રાજાના પ્રધાને બાળકોની સાર સંભાળ રાખવા માટે રાજાને ફરીવાર લગ્ન કરવા સમજાયું રાજાએ બીજા લગ્ન તો કર્યા નવી રાણી બાળકોની બરાબર સરસ રીતે દેખરેખી રાખતી હો પણ રાજાનો બાળકો ઉપરનો પ્રેમ જોઈ અને એને બાળકોની ઈર્ષા થવા લાગી રાણીને નવી રાણીને હો રાણી પાસે એક જાદુઈ શક્તિ હતી ભાઈ એટલે એણે તો બાળકો ઉપર આ શક્તિનો પ્રયોગ કરવાનું નક્કી કર્યું એક વખત ચારેય રાજકુંવરો રાજમહેલના બાગ બગીચામાં રમતા હતા ને એટલે રાણીએ પોતાની જાદુઈ શક્તિનો પ્રયોગ કરી અને ચારેય રાજકુંવરા કુંવરોને પોપટ બનાવી દીધા એ વખતે રાજકુંવરી પોતાના ઓરડામાં હતી એટલે એ તો બચી ગઈ ચારેય રાજકુંવરો પોપટ બનીને ઉડી ગયા એ સમાચાર રાજમહેલમાં ફેલાઈ ગયા હો આ સમાચાર સાંભળીને રાજા તો દુઃખી થઈ ગયો કે અરે રે મારા દીકરાઓ મારા રાજકુંવરો પોપટ થઈ ગયા રાજકુંવરી પણ બિચારી દુખી દુખી થઈ ગઈ રાજકુંવરીએ પોતાના ચારેય ભાઈઓને પાછા લઈ આવવાનું નક્કી કર્યું હો રાતે બધા મહેલમાં ઊંઘતા હતા ત્યારે એ તો જંગલ તરફ નીકળી પડી એ જંગલમાં પહોંચી રાજકુંવરી અને એક ઝાડ નીચે બેસીને રડવા લાગી રડતા રડતા એ તો બોલી અરે રે ભગવાન શું મને મારા ભાઈઓ ક્યારેય પાછા નહીં મળે શું મારા ભાઈઓ પોપટ જ રહેશે અરે રે ભગવાન છેવટે થાકીને રાજકુંવરી તો ઊંઘી ગઈ સવારે જ્યારે ઉઠી ત્યારે એણે ઝાડ ઉપર ચાર પોપટ પંખી જોયા હો એ તો રાજકુંવરો હતા પોતાની બેનને જોતા એ એની પાસે આવ્યા અને બોલ્યા બેન તું અમારી ચિંતા ન કરતી ભગવાન જરૂર આપણને આ દુઃખમાંથી છોડાવશે આમ કહીને ચારેય પોપટ તો ઉડી ગયા ભાઈ ત્યાં પાસે જે ખળખળ ખળખળ વહેતી નદી જતી હતી નદીમાંથી એક પરી બહાર આવી એને રાજકુંવરીને કહ્યું બેટા તારી સાવકી મા પાસે જાદુઈ શક્તિ છે એ જાદુઈ શક્તિથી તેણે તારા ભાઈઓને પોપટ બનાવી દીધા છે પણ હું બતાવું એ પ્રમાણે તું કરીશ તો તારા ભાઈઓ તને જરૂર પાછા મળશે હો બેટા રાજકુંવરીએ કહ્યું પણ પરીમાં મારા ભાઈઓ પાછા મળે એ માટે હું કંઈ પણ કરવા તૈયાર છું તમે મને કહો તો ખરા પરી કે તારે છ મહિના સુધી મૌન પાળવું પડશે કશું બોલવાનું નહીં એક શબ્દ પણ કાઢવાનો નહીં અને મૌન રહેવું પડશે તારે અને આ સમય દરમિયાન ઘણું ઘણું બનશે પણ તારે તારું મૌન તોડવાનું નહીં હું તને કેટલાક જાદુઈ પાંદડા આપું છું પાંદડા આ પાંદડામાંથી તારે ચાર ડગલા બનાવવાના છે આ પાંદડાના કપડા છ મહિના પૂરા થાય એટલે તને તારા ચારે ભાઈઓ પોપટના રૂપમાં દેખાશે તારી પાસે આવશે એ વખતે તું દરેક પોપટ ઉપર એક એક ડગલો ફેંકજે એક એક પાંદડાનું કપડું ફેંકજે ડગલાનો સ્પર્શ થશે ડગલો અડશે કે બધા રાજકુંવરો પાછા પોપટ મટીને રાજકુંવરો બની જશે અને એ વખતે તારી સાવકી માની જાદુઈ શક્તિનો પણ નાશ થઈ જશે હો બેટા આટલું કહીને પરીએ રાજકુંવરીને જાદુએ પાંદડા આપ્યા પરી ગઈ એટલે પછી રાજકુંવરીએ તો મૌન પાળવાનું શરૂ કર્યું મૂંગું રહેવાનું જાદુઈ શક્તિના કારણે સાવકી માને રાજમહેલમાં બેઠા બેઠા રાજકુંવરીના મૌનનો ખ્યાલ આવી ગયો એને તો ખબર પડી ગઈ એણે રાજકુંવરીનું મૌન તોડાવવા પાસેના રાજ્યના રાજા હતા ને એના રાજકુંવરના જંગલમાં રાજકુંવરી પાસે મોકલો એ રાજકુંવર તો જંગલમાં જઈને રાજકુંવરીનું મૌન તોડાવવાના ઘણા પ્રયત્નો કર્યા એને અને ઘણા ઘણા પ્રશ્નો પૂછ્યા અને એના હાથ પગ હલાવ્યા પણ રાજકુંવરીએ સામે જોયું નહીં ને કશું બોલીએ નહીં ધીરે ધીરે આ પાસેના રાજાનો દીકરો હતો ને રાજકુંવર એ આ રાજકુંવરીના રૂપથી બહુ મોહિત થયો રાજકુંવરી તો બહુ સુંદર હતી એટલે પેલાને તો ગમી ગઈ પોતાના ભાઈઓ માટે આ રાજકુંવરી આટલું બધું કરે છે એ જાણીને આ રાજકુંવરને તો બહુ માન થયું હો ભાઈ એ રાજકુંવરીને ઘોડા ઉપર બેસાડીને પોતાના મહેલમાં લઈ આવ્યો એને મહેલના એક સરસ મજાના ખંડમાં રાખી ત્યાં પણ રાજકુંવરીએ મૌન તોડ્યું નહીં અને પાંદડાના ડગલા બનાવવાનું કામ તો ચાલુ જ રાખ્યું ઓ ભાઈ પછી તો એક મહિનો પૂરો થયો બે મહિના પૂરા થયા ત્રણ મહિના પૂરા થયા ચાર પૂરા થયા પાંચ પૂરા થયા અને છ મહિના પૂરા થયા આમ કરતા કરતા રાજકુંવરીએ ત્યાં સુધીમાં ચાર સુંદર મજાના જાદુઈ ડગલા તૈયાર કરી લીધા હતા પાંદડામાંથી હો હવે એ ચાર પોપટ આવવાની રાહ જોવા લાગી કે ક્યારે પોપટ આવે એક સવારે એ ઝરૂખામાં ઊભી હતી અને નીચે જોતી હતી ત્યાં તેણે ચાર પોપટને ઉડતા આવીને બગીચામાં બેઠેલા જોયા એટલે એણે તો તરત જ દરેક પોપટ ઉપર એક એક ડગલો ફેંક્યો ઉપરથી ડગલાનો સ્પર્શ થયો ડગલો પોપટ ઉપર પડ્યો કે તરત જ ચારે પોપટ રાજકુંવરના મૂળ સ્વરૂપમાં પાછા આવી ગયા ઓ ભાઈ ચારે ભાઈઓને જોઈને રાજકુંવરી નીચે દોડી ચારે ભાઈ બહેન એકબીજાને ભેટા અને ખૂબ ખૂબ રાજી થયા હો તો ભાઈ આવી રીતે આ બહેને પોતાના ચારે ભાઈઓને પાછા લાવ્યા અને પછી ખાધું પીધું ને રાજ કર્યું બટેટાનું શાક કર્યું તમને બધાને મજા પડીને ભાઈ ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો